એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો ભરૂચમાં બેઠા બેઠા જાગૃતિ વાર્તા સાંભળે છે આવો આવો જાગૃતિ બેન આ તમારી આંખો તો ખૂબ સરસ છે ભાઈ સાંભળો સાંભળો ભૂલકાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશ હો જયંતી પટેલની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે કરામતનો કિમિયો એક હતું નાનું ગામ એ ગામમાં એક વણકર રહે વણકરને પાંચ દીકરા પાંચે ભાઈ ખૂબ સંપીલા વળી બધાના મોં અને ઊંચાઈ પણ સરખા આપણને તો ખ્યાલ જ ન આવે કે અગાઉ આમાંથી આપણે કોને મળ્યા હતા બધા સરખા મા બાપ પણ એકના વાંકે બીજાને લડી નાખે એવા એ સરખા હતા હો ભગવાને એ પાંચેયને જુદી જુદી શક્તિઓ આપી હતી દરેકની અલગ અલગ ખાસિયત પહેલો ભાઈ આખા દરિયાના પાણીને મોંમાં ભરી શકતો બોલો અગત્ય એનું નામ બીજાની ગરદન તદ્દન લોખંડી હતી ભીમના ડાબા પડખા જેવી આથી બધા એને ભીમજી કહેતા એની ગરદન કાપી ન શકાય કે ન કાણું પાડી શકાય કાપવા જાઓ તો તલવાર તૂટી જાય અને કરવતના દાંતા હોય તો દાંતા કોરાઈ જાય ભાઈ ત્રીજો હતો લંબુશ જ્યારે ઈચ્છે ત્યારે પોતે ઈચ્છે એટલી પગની લંબાઈ વધારી શકે હો તો ચોથાને કદી બાળી જ ન શકાય નામ જ એનું અદાહ પાંચમો હતો શ્વાસ રૂંધ <laughs> ઈચ્છે એટલો સમય શ્વાસ રૂંધી શકે શ્વાસ અટકાવી શકે પોતાનો અગત્ય રોજ સાગર તટે પહોંચે મોટી કિંમતી માછલીઓ પકડી લાવે ને માછલીઓની મો માંગી કિંમત લઈને વેચે ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું હોય કે વંટોળ હોય અગત્ય માછલી પકડ્યા વિના આવે જ નહીં અગત્યના પાડોશીએ એક દિવસ એને કહ્યું મારે તારી સાથે માછલી પકડવા આવવું છે અગત્યએ ના પાડી પણ પેલા એ તો હટ કરી અને આવવું જ એવું એમ કહ્યું અગત્ય કહ્યું તને લઈ તો જાઉં પણ ઈશારો કરું એટલે તારા દરિયામાંથી બહાર નીકળી જવાનું શરત મંજૂર હોય તો લઈ જાઉં તને પાડોશીએ શરત કબૂલી બીજે દિવસે બંને માછલા પકડવા ઉપડ્યા અગત્ય તો દરિયાનું બધું જ પાણી મોંમાં ભરી દીધું ને પેલો પાડોશી દરિયામાં ઉતરો દરિયામાં પાણી ના હોવાથી બધી જ વસ્તુઓ નજરે પડતી હતી કિંમતી પથ્થરો મોતી પરવાળા આ બધું જોઈને માછલી પકડવાનું જ ભૂલી ગયા કિંમતી વસ્તુઓથી ખિસ્સા ભરે અને વળી એથી એ કિંમતી વસ્તુઓ દેખાય તો મંડે ખિસ્સા ખાલી કરવા વળી પાછા નવી ચીજોથી ખિસ્સા ભરે ભાઈ આમ ને આમ સમય વીતવા લાગ્યો દરિયાનું પાણી મોંમાં રાખીને અગત્ય થાક્યો કેટલીક ધીરજ રહે તેણે પડોશીને પાછા આવવા ઈશારત કરી પાછો આવી જા પાડોશી તો ખિસ્સા ભરવા અને ખાલી કરવામાં જ મગન હતો તેને ઈશારો જોવાની નવરાશ ક્યાં હતી હે વારંવાર ઈશારા કરતા કરતા અગત્યની હદ આવી ગઈ ભાઈ મો ઉઘડી ગયું અને ગુગવાટ કરતા પાણીના મોજા ધસ્યા દરિયાના પાણીમાં પાડોશી ડૂબી ગયો અગત્ય પર પાડોશીને ડુબાડી મારવાનો આક્ષેપ આવ્યો ગામના કોટવાલે એની ગરદન કાપી નાખવાનો હુકમ કર્યો અગત્ય મરતા પહેલા પોતાની માનો ચરણ સ્પર્શ કરવા દેવાની પરવાનગી માગી કે એક વખત મારે માના ચરણોમાં મને સ્પર્શ કરવા દો કોટવાળે ઘેરે જઈને પાછો આવવા હુકમ કર્યો અગત્ય ઘેર પહોંચ્યો માને બધી વાત કરી માએ વાત સાંભળીને કહ્યું અગત્ય હવે તું પાછો ફરતો માં તારા બદલે આ ભીમજી જશે ભીમજીની ગરદન લોખંડી હતી એ તો કપાય જ નહીં ભીમજી પહોંચ્યો કોટવાલ પાસે કોટવાલે જલ્લાદને બોલાવ્યો ગરદન કાપવા માટે એને ગામની પાદરે લઈ જવાયો તલવારનો ઘા થયો ખડીંગ અવાજ થયો અને તલવારના બે ટુકડા થઈ ગયા લોખંડી ગરદન વાળા ભીમજીની ગરદન કાપવા માટે ચારેક વાર તલવાર બદલી પણ ગરદન ન કપાઈ જલ્લાદ તો થાક્યો ફરીથી કોટવાલ પાસે ભીમજીને લાવવામાં આવ્યો કોટવાલે ભીમજીને દરિયામાં ડૂબાડી દેવા આદેશ આપ્યો ભીમજીએ કોટવાલને વિનંતી કરી કે મરતા પહેલા મારી માના ચરણ સ્પર્શ કરવા જવા દો મને કોટવાલે રજા આપી ભીમજી ઘરે પહોંચ્યો ભીમજીએ માને બધી વાત કરી બધા ખડખડા ઢસી પડ્યા લંબુશને બધા હસતા હતા ત્યારે કહ્યું માં આ વખતે આ લંબુશને જવા દો માએ કહ્યું કે હા લંબુશ ભલે દીકરા તું જા એમ કેમ પાછો આવજે કોટ કોટવાલ પાસે તો અગત્ય હોય ભીમજી હોય કે લંબુશ હોય બધા સરખા જ હતા ને બધાનો દેખાવ એવો કે કોઈને ખબર જ ન પડે કે સાચું કોણામાંથી લંબુશને વહાણમાં બેસાડવામાં આવ્યો મધદરીએ લઈ જવામાં આવ્યો પછી વહાણમાંથી નીચે ફેંકવામાં આવ્યો એટલું બધું તો માણસ તરી જ ન શકે દરિયામાં ડૂબી જ જાય ને હે જાગૃતિ બેન લંબુશભાઈ તો દરિયામાં પડ્યા કે તરત જ પગ વધારવા લાગ્યા પણ પગ વધતા જ ગયા બસ વધતા જ ગયા એટલા વધ્યા કે છેક દરિયાના તળિયે અડ્યા અને માથું દરિયાની સપાટી ઉપર વહાણમાંથી ખારવાઓ આ જોઈને નવાઈ પામ્યા ઓ ભાઈ પણ પછી ગભરાયા એમણે કિનારે આવીને કોટવાલને વાત કરી પાડોશીને ડૂબાડી દેનારને તો સજા કરવી જ પડે એણે પાકો નિશ્ચય કરી લીધો ફરીથી લંબુસની ધરપકડ કરવામાં આવી લંબુસને કોટવાલ પાસે લઈ જવામાં આવ્યો અને કોટવાલે ફરમાયું આવતીકાલે તેને જીવ તો સળગાવી દેજો લંબુસે અગાઉના ભાઈઓની જેમ માના ચરણ સ્પર્શ માટે વિનંતી કરી કોટવાલે રજા આપી લંબુશ ઘેર ગયો બધા રાહ જોતા જતા લંબુજે નવી સજાની વાત કરી માએ કહ્યું આ વખતે આ અદાહ જશે અદાહ કોટવાલ પાસે હાજર થયો ગામના ચોક વચ્ચે ચિતા ખડકવામાં આવી લાકડા ખડકવામાં આવ્યા બાળી નાખવા માટે અદાહને એમાં બેસાડીને ચિતા સળગાવવામાં આવી ચારે બાજુ સૈનિકોને ઊભા રાખવામાં આવ્યા જેથી અદાહ ભાગી જાય તો પકડીને ફરીથી ચિતામાં નાખવો કોઈ પણ રીતે એને સળગાવી મૂકવાની જોગવાઈ કરવામાં આવી ભાઈ ચિતા સળગતી રહી અને અદા હસતો રહ્યો <laughs> વધુ ને વધુ લાકડા હોમાતા ગયા પણ અદાહ ન બળો ભાઈ લોકોને ભારે નવાઈ લાગી અદાને કોટવાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો કોટવાલે એને એક મોટી પેટીમાં પૂરીને ગુંગળાઈ મારવા હુકમ કર્યો અદાહે વિનંતી કરી પેટીમાં પૂરતા પહેલા મને મારી માના ચરણ સ્પર્શ કરવા જવા દો કોટવાલે રજા આપી અદા ઘેર ગયો ઘેર જઈને બધી વાત કરી બધા કોટવાલની દશા જાણીને હસ્યા શ્વાસ રૂંધે કહ્યું માં હવે મારો વારો હું ખેલ બતાવી આવું હો શ્વાસ રૂંધ કોટવાલ પાસે ગયો ભાઈ કોટવાલે લોખંડની મોટી પેટી તૈયાર કરાવી હતી છ ફૂટ લાંબી ને ત્રણ ફૂટ પહોળી ને ત્રણ ફૂટ જાડી પેટીમાં શ્વાસ રૂંધને પૂરીને તાળું મારવામાં આવ્યું શ્વાસ રૂંધે તો પેટીમાં બેસતા શ્વાસ રૂંધી લીધો બરાબર ત્રણ દિવસે પેટીનું તાળું ખોલ્યું શ્વાસ રૂંધ હસતો હસતો બહાર નીકળ્યો કોટવાલને પગે પડ્યો કોટવાલનો આભાર માનતા કહ્યું આપે મને ઈશ્વરનું સ્મરણ કરવા માટે ઈશ્વરને યાદ કરવા માટે સારી તક આપી હો આ એકાંતમાં ઈશ્વરનું સ્મરણ ખૂબ લાભદાયી હોય છે કોટવાલને આશ્ચર્ય થયું ભાઈ એના બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા હતા <laughs> તેણે વિચાર્યું કે નિર્દોષને ઈશ્વર બચાવે છે એટલે નક્કી આ નિર્દોષ હશે એનો કોઈ વાંક નહીં હોય બાકી આવું ના થાય કોટવાલે શ્વાસ રૂંધને તગેડી મૂક્યો કે જા જતો રે આવે પાંચે ભાઈઓએ પોતપોતાની કરામત બતાવી અને બધા જીવી ગયા આ સંપીલા પાંચ ભાઈઓની વાતો હજુ પણ એ ગામના લોકો એમના બાળકોને સંભળાવે છે ઓ ભાઈ તો જાગૃતિ બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ઓ ભાઈ આવજો